એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે ફરીને જીયાબેન વાર્તા સાંભળે છે ગોંડલમાં બેઠા બેઠા અને આમ જામનગરમાં બેઠા બેઠા શ્રદ્ધાબેન વાર્તા સાંભળે છે અને એની સાથે એનો ભાઈ વિવેક પણ છે ને આવો આવો મારા નાના નાના ટાબરીઓ આવો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે મૂરખ છોકરો <laughs> એક હતું ગામ આ ગામમાં એક સુથાર રહેતો હતો સુથાર હોય ને હા આપણી ખુરશી ને પલંગ ને તમારી બેસવાની પાટલી ને એવું બધું બનાવે ને લાકડામાંથી હા એ ગામમાં એક સુથાર રે સુથાર તો બહુ સારો કારીગર હતો હો ભાઈ એને હતો એક છોકરો પણ છોકરો ક્યારેય સુથારને કામમાં મદદ કરે નહીં હો ભૂલે ચૂકે સુથાર કંઈ કામ કરવાનું કે તો એ તો ખાઈનું કાંઈ આઘું પાછું કરી નાખે ભાઈ એવો હતો આ છોકરો એકવાર સુથારેના ઘરમાં બેઠો બેઠો કામ કરતો હતો હો વરસાદના દિવસો હતા ચોમાસું હતું ઘર આગળ પાણીના ખાબોચિયા ભરાઈ ગયેલા હો એટલે ઘણી બધી માખીઓનો ઉપદ્રવ થયો હતો ચોમાસામાં બહુ બધી માખીઓ થાય ને એટલે ઘરની પાસે ખાબોચિયામાં ઘણી બધી માખીઓ હતી સુથારના બાપા ઘરડા થયા હતા હો આ છોકરાના દાદા થોડા દિવસથી વળી બીમાર હતા સુથાર એના બાપની બહુ સેવા કરે બહુ રાખે પણ ક્યારેક કામ વધારે હોય તો બાપા પાસે બેસાય નહીં સુથારથી એટલે પોતાના છોકરાને એમની પાસે બેસાડે અને એનું ધ્યાન રાખવાનું કે અને પોતે ઘડીક ઘડીક વારમાં બાપાની તપાસે કરી જાય હો એવો સારો હતો સુથાર છોકરો ભારે ખેપાની ઘરડા ડોસા બીમારી બીમારીથી અકળાઈ ગયા હતા એ તો ભગવાનને પ્રાર્થના કરતા એ ભગવાન હવે તો મને તારી પાસે બોલાવી લે અરે રે ભગવાન પેલા છોકરા આ સાંભળ્યું હો એ તો બોલો દાદા આ તમે આમ ભગવાનને બોલાવો છો એટલે ભગવાન તમને લઈ જાય ના ના દીકરા એવો ઓછો ભગવાન નવરો છે આ તો મારાથી સહન ના થાય એટલે એવું બોલી જવાય દાદા આ ભગવાને કાંઈ ન ફકરા તો ખરા હો એને કાંઈ ફિકર નથી હે ને એમણે વાત તો સાંભળવી જોઈએ ને તુંય નટખટ છે એમ ભગવાન આવે તોય મારે કઈ થોડું જવાનું છે મારે વળી ક્યાં એવી ઉતાવળ છે હજી હા દાદા એ ખરા છે ભગવાનને પણ બનાવે છે છોકરો મનો મન બોલ્યો થોડીક વાર થઈ અને થોડીક માખીઓ ઘરડા ડોસાના ખાટલા ફરતી ફરવા લાગી એ માખીઓ ઉડા ઉડ કરે ડોસો બોલો અરે મોયા માખો મારો તો જીવ લઈ લેશે એલા એ છોકરા આ બધી ઉને ઉડાડ એ આવ્યો દાદા એમ કરતો કરતો છોકરો તો આવ્યો એ તો હાથથી ઝાપટ મારવા લાગ્યો થોડીક માખો ઝાફટથી ઉડી ગઈ પણ એક માખી હતી ને એ સાવ હઠીલી હો ઉડે જ નહીં ને ઉડે જ નહીં ને એ તો દાદાના કપાળે બેઠેલી છોકરાએ બે ત્રણ વાર ઉડાડી પણ ઉડે ને વળી બેસે ઉડે ને વળી બેસે દાદા બહુ અકળાય હો ભાઈ અરે આ મુઈ પાછળ પડી ગઈ છે દાદા એ એમ નહીં માને એમ કહીને છોકરો તો ઊભો થયો અને ઓરડાના ખૂણામાં પડેલો ધોકો ઉપાડી લાવ્યો એક બહુ મોટો ધોકો હતો ને એમ કહીને એણે તો જોરદારનો ધોકો ઉપાડીને દાદાના માથે કપાળ ઉપર માર્યો કે માખી મરી જાય પણ ભાઈ માખી કાંઈ એમ મરતી હશે માખી તો ઉડીને ભાગી ગઈ અને દાદાનું કપાળ ફૂટી ગયું ભાઈ તો ભાઈ આ મૂરખ છોકરાની આવી વાર્તા હતી તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો